કેમ ઉમિયાબેન તમે તો આજકાલ બહુ જ ઉદાસ રહો છો પ્રવીણાબેન તમારે ત્યાં ઘરકામ ઘાટી કરે છે એટલે તમને મજા છે બાકી મારા તો ઘરકામ કરી શરીરના સાંધે સાંધા જલાઈ જાય છે નહીં કાંઈ જોવું નહીં કાંઈ જાવું બળ્યું આ અમારી તે કાંઈ જિંદગી છે તમે ભૂલો છો પુરુષો જેટલા દેખાવના કઠોર હોય છે તેટલા જ હૃદયના ભોળા હોય છે પછી તેને સમય પર કેમ વશ કરવા એ કર્તવ્ય આપણું સ્ત્રીઓનું છે અરે બેન મારા ઈ તો તમે જુઓ છો ને સ્વભાવના કડક વૃત્તિના લોભી અને હૃદયના કેવા વહમી છે નાટક સિનેમા તો બળ્યું પણ ગલીમાં કોઈ વાર રામલીલા થાય છે તે પણ જોવા જવા દેતા નથી છતાં જો આપણામાં હોય તો જખ મારીને એ આપણા નચાવ્યા નાચે તમે જોતા નથી હું જ્યારે હિસ્ટેરિયા ખાઉં છું ત્યારે તમારા ભાઈ કેવું જટ્ટ દઈને માથું ખોળામાં લઈ કેવો પટ્ટ દઈને પવન નાખવા મંડી જાય છે એ તમારા ઈ બેન હું શું કહું પરણાને પાંચ વર્ષ થયા એમાં મને મીઠી જીભે બોલાવી હોય તો હું જ મરું મારા સમ તમારા સમ છતાં ઇસ્ટેરિયાથી સળગતો સંસાર સ્વર્ગમય બનાવી શકાય છે અરે બેન મને તો ઇસ્ટેરિયા કેમ ખવાય અને તેનાથી શું લાભ થાય તેની પણ ખબર નથી અરે ઇસ્ટેરિયામાં તો હજારો ગુણ છે વારું તે કયા કયા એક તો ઘરકામની જંજાળ ચડી જાય બીજું ઈ આપણા પર ગુસ્સે ન થાય એમ ત્રીજું મોસંબીનો રસ પીવા મળે અને ચોથું સાસુ નણંદની આંખમાં મીઠા પડે કહું આથી વધારે બીજું તમને શું જોઈએ અરે વાહ રે વાહ પ્રવીણાબેન તમે આજથી મારા ગુરુ અને હું તમારી શિષ્યા ઠીક તારે કાલે સવારે રસોઈ કરશો માં તો તો એ લાકડી લઈને ઉઠે અરે પેલાથી જ પથારી કરી રાખવી અને તમારા એ આવ્યા બાદ મગજની બીમારીને લગતા બે બોલ બોલી તુરત જ હિસ્ટેરિયા ખાવી એટલે કામ થશે नारी थी परेश माया सच नंड नारी थी परश माया

चन तवर ब्रह्मा भूल महेश नाचा काचन तवर सा मेन तामो हम कोन तामोह खोया जी साम्हूं करो कर मदमान नारीति परमेशय माया રચનામંદા આમ બિછાનું બિછાવી કાઢી સાતમ કરીને બેઠી છો તે શું આ દસ દિવસ થયા મને ક્યાં ઠીક છે પણ કોઈ દિવસ તમે મને એમ કહ્યું કે તું કેમ ચુકાઈ ગઈ તને શું થાય છે સ્વાર્થી નહીં તો પણ મને તો તારા નખમાં એ રોગ જણાતો નથી એ તો મારું વાનું શરીર છે એટલે તમને બરું લાગે છે આ મારો જીવ મૂંઝાય છે ને ચોવીસે કલાક મને હિસ્ટેરિયા જેવું થાય છે એવું કે શું કયું મોટું રાજતંત્ર ચલાવે છે તારો જીવ મૂંઝાય તમે બોલો માં મારો જીવ આઘાતથી ઊંડો જાય છે હું તમને નથી ગમતી તે આજે સાબિત થાય છે મારું આ ઉપાધિ કોને કેવી અરે તું ગમતી હો તો પણ શું થયું કઈ કાંખમાં લઈને થોડું ફરાય છે બસ તમારું ભાષણ બંધ કરો મારું માથું ફરી જાય છે મને હિસ્ટેરિયા આવી બસ જાઓ દૂર થાઓ આવી આવી અરે ઓછો ભાઈ આમ ખરા પાસીને માથા ગુફા છો શું જોતા નથી એને હિસ્ટેરિયા આવી છે જરા આંખો તો દાબો કેમ કેમ શું છે અરે તમે જલ્દી જાઓ મારી હિસ્ટેરિયાની દવા લાવો નહીં નહીં પોપટ ભાઈ દર્દની કસોટી કરવા માટે આ શિક્ષણ નો એક જ ઘાવ બસ છે ઓય માં મને લાગે છે નહીં એક બીજી લગાવવા દે એ ઉતરી ગઈ હવે મને ટાંચણી ન મારો હું કોઈ દિવસ હિસ્ટેરિયા નહીં ખાઉં મને ક્ષમા કરો સાચા હિસ્તુરિયાના દર્દીને સાચની અસર થતી જ નથી બોલ આવું ધકીન કરતા તને કોને શીખવું આ બાજુવાળા પ્રવીણા બેને ત્યારે તો હું પણ મારી પ્રવીણા માટે ચાંચણીનો નો ઉપયોગ કરું અરે હિસ્ટેરિયા ખાઈ બીજા ઈ રહેલા ભાવ રાતે ગયા ચાલો ત્યારે સાપ ભેગા વિકીના પણ ભણાઈ ગયા

महते बजा माते नाइनी रेसा नाइन पादल बे जॻालते पादल बने जॻन